તો લાસ્ટ ક્લાસમાં આપણે એ વાતને જોઈ હતી કે બ્રહ્મની અંદર જે ત્રણ ભેદ જે જોયા સજાતીય ભેદ વિજાતીય ભેદ અને સ્વગત ભેદ એ ત્રણોથી રહિત બ્રહ્મ છે એના ટોપિક પછી બ્રહ્મના ગુણધર્મોનો વિચાર સ્ટાર્ટ કર્યો હતો એની અંદર સૌથી પહેલા બ્રહ્મ સાકાર છે જેમાં આપણે એવી રીતે જોયું હતું કે બ્રહ્મને આપણે એમ કહીએ છીએ કે વ્યાપક છે તો જેવી રીતે સામાન્ય ઉદાહરણ એ જાતનું હોય છે કે જે વ્યાપક હોય એનો કોઈ આકાર ન હોય અને જેનો આકાર હોય ક્યારે વ્યાપક ન હોય જેવી રીતે મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે પવન છે કે હવા છે વિન્ડ છે તો હવા એર જે છે એને આપણે ફીલ કરી શકીએ છીએ પણ એનો કોઈ આકાર નથી એને આપણે જોઈ નથી શકતા કેમ કેમ કે આપણે એમ કહીએ જ્યારે કે દરેકે દરેક સ્થાનમાં હાજર છે હવા તો વ્યાપક છે દરેક જગ્યાએ પવન તો હોય એર તો હોય દર ની અંદર આપણા તો એનો કોઈ આકાર ન હોય કેમ કે વ્યાપક છે ને જેનો આકાર હોય જેવી રીતે તમે છો હું છું ટેબલ હોય ખુરશી હોય મોબાઈલ હોય ટીવી હોય તો આ બધું આકાર વાળું છે તો એ વ્યાપક નથી એ દરેકે દરેક જગ્યાએ હાજર નથી એની કોઈ સીમા છે એની કોઈ લિમિટેશન છે પણ બ્રહ્મ એવા છે કે જે વ્યાપક પણ છે અને જેનું આકાર પણ છે બીજું ગુણધર્મ આપણે જોયું હતું કે અવ્યય એટલે કે જેવી રીતે આપણી જીવન મૃત્યુ થાય આપણે મોટા થઈએ બીમાર પડીએ આપણા શરીરમાં કોઈ જાતની ખામી આવે તો એ જે ઘટવાદ જે છે એ બ્રહ્મ સાથે નથી થતી એ ઉત્પત્તિ નાશ થી રહિત છે એ વીરવાન અને સામર્થ્યશાલી છે ત્રીજું લક્ષણ આપણે જોયું કે બ્રહ્મ સર્વ સમર્થ છે સામર્થ્ય ત્રણ પ્રકારના છે કર્તુમ સામર્થ્ય અકર્તુમ સામર્થ્ય અને અન્યથા કર્તુમ સામર્થ્ય કર્તુમ સામર્થ્યનો મતલબ છે કે બ્રહ્મ બધું કરી શકે છે અકર્તુમ સામર્થ્યનો મતલબ છે કે બ્રહ્મને જે ન કરવું હોય એ ન કરવા માટે પણ બ્રહ્મ સમર્થ છે અન્યથા સામર્થ્ય નો મતલબ એ છે કે જેમ સામાન્ય રીતે દુનિયામાં બધું થતું હોય એમ ન કરીને બ્રહ્મ કોઈ અલગ રીતે પણ કોઈ કાર્યને કરવા માટે સક્ષમ છે એની અંદર બધી સામર્થ્ય છે તો આ ત્રણ ગુણધર્મો આપણે જોયા હતા જે સ્વતંત્ર એ જે ચોથું ગુણ છે ત્યાંથી કરવાનું છે દર્શના ભાભી તમે કરો લાસ્ટ ક્લાસમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો નહીં તો આગળ કરો સ્વતંત્ર અપરિમિત જ્ઞાન શક્તિ અને અપરિમિત ક્રિયા શક્તિ હોવાને કારણે બ્રહ્મ સ્વતંત્ર છે જ્ઞાન હોય પણ ક્રિયા શક્તિ ન હોય તો માણસ સ્વતંત્ર બની જતો હોય છે અપરિમિત જ્ઞાન શક્તિ એટલે અહીંયા અપરિમિત મીન્સ લિમિટલેસનેસ ને લિમિટ નથી અનલિમિટેડ અનલિમિટેડ જ્ઞાન શક્તિ છે અને ક્રિયાશક્તિ હોવાના કારણે આ બંને શક્તિ અનલિમિટેડ છે એટલે એ બ્રહ્મ સ્વતંત્ર છે જ્ઞાન હોય પણ ક્રિયાશક્તિ ન હોય તો માણસ પરતંત્ર બની જતો હોય છે એટલે અહીંયા જ્ઞાન હોય અને ક્રિયાશક્તિ ના હોય તો આપણે પરતંત્ર એટલે ડિપેન્ડન્ટ થઈ જઈએ અનેક ભણેલા લોકો પંડિત લોકો શા માટે બીજાની ચાકરી કરતા જોવા મળે છે આનું કારણ તેમનામાં ક્રિયાશક્તિનો અભાવ છે એટલે અહીંયા પંડિત લોકો છે જ્ઞાન છે પરંતુ એમનામાં ક્રિયાશક્તિનો અભાવ છે એટલે એ લોકો કોઈની પણ બીજાની ચાકરી કરતા જોવા મળે છે તો અહીંયા જ્ઞાન શક્તિ છે તો ક્રિયાશક્તિ નથી ને ક્રિયાશક્તિ હોય તો જ્ઞાન શક્તિ ન હોય એ એક માણસનું બતાડે છે જ્યારે બ્રહ્મનું આ બાબતમાં જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ એ સ્વતંત્ર છે એમ તે જ પ્રમાણે ક્રિયાશક્તિ હોય પણ જ્ઞાન ન હોય તો તેવો માણસ પણ પરતંત્ર બની જાય છે એટલે ક્રિયાશક્તિ એબલ ટુ ડુ એટલે કરવા સમર્થ છે પણ એનામાં જ્ઞાન નથી તો તો પણ એ પરતંત્ર એટલે ડિપેન્ડન્ટ થઈ જાય છે કોઈના ઉપર અહીંયા એક્ઝામ્પલ આપે છે મજૂરમાં તેના માલિક કરતાં અનેક ઘણી વધુ શક્તિ હોઈ શકે છે પરંતુ જ્ઞાન શક્તિના અભાવમાં પરતંત્ર બનીને તે જીવન પર્યંત મજૂરી જ કર્યા કરતો હોય છે એટલે અહીંયા કહે છે મજૂર અને માલિકની સરખામણી કરે છે તો એમાં એમાં બતાવે છે કે મજૂરમાં છે ક્રિયાશક્તિ અનેક ગણી વધુ છે છતાં તે માલિક ઉપર ડિપેન્ડન્ટ છે કારણ કે મજૂરમાં જ્ઞાન શક્તિનો અભાવ છે માટે એ જીવનભર એની માલિકની મજૂરી જ કર્યા કરતો હોય છે એમ તો પરતંત્રતાથી મુક્તિ તે જ મેળવી શકે જેનામાં જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ આમ બંને શક્તિઓ હોય એટલે ડિપેન્ડન્સી જે મુક્તિ એ જ મેળવી શકે જેમાં બંને શક્તિ હોય જ્ઞાન પણ હોય અને એબલ ટુ ડુ એટલે કરવાનું સામર્થ્ય પણ હોય એમનામાં તો જ બંને શક્તિ હોય તો જ આપણે સ્વતંત્રતાથી મુક્તિ મીન્સ કે સ્વતંત્રતા મેળવી શકાય પણ એ ફક્ત બ્રહ્મમાં જ બતાવે છે બ્રહ્મ અનંત જ્ઞાન શક્તિ તેમજ અનંત ક્રિયા શક્તિ આમ બંને શક્તિઓથી સંપન્ન હોવાને કારણે સ્વતંત્ર છે એટલે અનંત છે અનલિમિટેડ છે બ્રહ્મમાં જ્ઞાન શક્તિ પણ અને ક્રિયા શક્તિ પણ એમ અને બ્રહ્મનું સ્વાતંત્ર્ય જ બ્રહ્મની શ્રી શોભા છે એટલે એમનું સ્વાતંત્ર્ય એમનો અહીંયા ગુણધર્મ બતાડ્યો રાજા શ્રી શોભા કઈ રીતના અર્થમાં લખેલું છે એટલે એ જ એમની શોભા છે એ રીતે કે હા એટલે બ્રહ્મની સ્વતંત્રતામાં જ એમની શોભા છે મતલબ બ્રહ્મનું જે ઐશ્વર્ય છે બ્રહ્મની જે શોભા છે મતલબ બ્રહ્મની બ્રહ્મતા એમની સ્વતંત્રતામાં છે કેમ કે જો બ્રહ્મ પણ પરતંત્ર હોય તો આપણામાં અને એમનામાં ફરક શું રહી જાય ફરક એટલું છે કેમકે એ સ્વતંત્ર મતલબ એ સ્વતંત્ર છે ને આપણે પરતંત્ર છીએ મતલબ આપણી ઈચ્છા પ્રમાણે કંઈ થતું નથી આપણને બધું કોઈકના હિસાબે ચાલવું પડે છે આપણને પોતાના મનમાં જે આવે એવું આપણે ન કરી શકીએ છીએ ન વિચારી શકીએ છીએ તો આપણી બુદ્ધિ પણ કોઈકને આધીન છે આપણી ક્રિયાઓ પણ કોઈકને આધીન છે તો એટલા માટે અહીંયા કીધું છે કે એ એટલે જ આપણી શોભા નથી આપણને કોણ પૂછે છે કેમ કે કાંઈ પણ આપણને કહેવામાં આવે તો આપણે તો કોઈકના અધીન થઈને માતા પિતા હોય કે પરિવારના લોકો હોય કે સમાજ હોય કોઈક ના કોઈક ના અધીન થઈને આપણી લિમિટેશન્સમાં આપણને બધું કામ કરવું પડે એ જ રીતે આપણી જ્ઞાન શક્તિ પણ એવી છે આપણી બુદ્ધિ કે આપણી નોલેજ એ પણ ડિપેન્ડન્ટ છે કોઈક આપણને કોઈક વાત સમજાવે તો આપણને ખબર પડે કે આપણે જેમ કે હવે આજકાલ કોઈ માણસની જરૂર ન હોય તો તમને ગૂગલ જોઈએ કે કોઈ પુસ્તક જોઈએ કે કોઈ સોર્સ જોઈએ કે જેમાંથી તમને કોઈ જાતનું નોલેજ આવે કે કોઈ ઇન્ફોર્મેશન તમને મળે તો જ્ઞાન શક્તિ મતલબ કે કોઈ જાતની ઇન્ફોર્મેશન નોલેજ કે બુદ્ધિ કે જ્ઞાન અને જે ક્રિયાશક્તિ મતલબ કાર્ય કરવાની જે શક્તિ એ બંને જ આપણું ડિપેન્ડન્ટ છે બુદ્ધિ પણ ડિપેન્ડન્ટ છે અને આપણી ક્રિયાઓ પણ ડિપેન્ડન્ટ છે પણ બ્રહ્મની અંદર બધું અનલિમિટેડ છે બ્રહ્મ જે ઈચ્છે એ કરી શકે છે અને બ્રહ્મનું જ્ઞાન જે છે એ કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી બ્રહ્મ સર્વજ્ઞ છે બધું જાણે છે તો એટલે બ્રહ્મ સ્વતંત્ર છે એમને જે કરવું હોય કરવા માટે સ્વતંત્ર છે જેવી રીતે આપણી હાલત જેમ કે આમાં એક્ઝામ્પલ આપ્યું છે ને કે પિંજરામાં પુરાયેલો હોય કોઈ વ્યક્તિ એને પિંજરામાં પોપટને પૂરી દીધું છે તો એમાં એની શું શોભા છે પણ આકાશમાં ઉડતો પોપટ હોય આપણી બારી ઉપર આવીને બેસે કે વૃક્ષ ઉપર બેઠો હોય તો એની શોભા હોય કેમ કે સ્વતંત્ર છે પિંજરામાં છે પોપટ તો પિંજરામાં તો બંધાયેલો છે તો એમાં એની શોભા નથી તો એવી રીતે આપણી હાલત પિંજરાના પોપટ જેવી છે બ્રહ્મ જે છે સ્વતંત્ર છે તો બ્રહ્મની સ્વતંત્રતામાં એની શોભા છે જી મતલબ આપણને કંઈ કરવું હોય તો આપણને પૂછવું પડે આપણને કંઈક જાણવું હોય તો આપણને યા તો ગૂગલ કરો યા કોઈ પુસ્તક યુઝ કરો કે આપણાથી મોટા કોઈને પૂછો તો આપણી બુદ્ધિ પણ ઉધારની છે મતલબ કોઈકે આપેલી છે ક્રિયાઓ પણ એવી છે કે જે કોઈકના ઉપર ડિપેન્ડન્ટ છે તેમાં આપણી શોભા નથી બ્રહ્મ જે છે એ રીતે અનલિમિટેડ છે આ બધાથી પર છે એ જે ઈચ્છે એ બધું કરવા માટે સક્ષમ છે તો સ્વતંત્રતામાં બ્રહ્મની શોભા છે વાઘ ગમે તેટલો શક્તિશાળી હોય પરંતુ જો તે પિંજરામાં પુરાયેલો હોય તો તેની બધી જ શોભા સમાપ્ત થઈ જતી હોય છે એટલે વાઘ ભલે શક્તિશાળી હોય પણ પિંજરામાં પુરાયેલો હોય તો એની શોભા બધી સમાપ્ત થઈ જાય તે જ પ્રમાણે ગમે તેટલો પંડિત પણ જો કોઈની ચાકરી કરતો હોય તો પણ તેની શોભા પણ રહેતી નથી એટલે ભલે જ્ઞાન જ્ઞાન હોય પંડિત પાસે પણ કોઈની ચાકરી કરે છે તો એ પણ એની શોભા એમાં એની રહેતી નથી આથી શોભા તો તેની જ હોય છે કે જે સ્વતંત્ર હોય એટલે બ્રહ્મ સ્વતંત્ર છે માટે એની શોભા ગણવામાં આવે છે આથી જ બ્રહ્મના સ્વાતંત્ર્યને તેની શ્રી શોભા કહેવામાં આવે છે એટલે સ્વતંત્રતા બ્રહ્મનો ઈ ગુણધર્મ એ એની શ્રી શોભા કહેવામાં આવે છે સર્વેશ્વર સ્વતંત્ર સમજાયું ને હા સમજાયું સ્વતંત્ર હોવાને કારણે બ્રહ્મ ઉપર માયા વગેરે કોઈ પોતાનો પ્રભાવ પાડી શકતું નથી એટલે અહીંયા ઉપર આપણે જોયું સ્વતંત્ર છે બ્રહ્મ એના કારણે બ્રહ્મ ઉપર કોઈ માયા કે પોતાનો પ્રભાવ પાડી શકે એમ છે જ નહીં બ્રહ્મને કોઈ પોતાના વશમાં પણ કરી શકતું નથી ઉલટાનો બ્રહ્મ જ સર્વને પોતાના વશમાં રાખતો હોય છે એટલે બ્રહ્મની બ્રહ્મ ઉપર કોઈ જાતનો માયાનો પ્રભાવ કે કોઈ પાડી શકતું નથી અને એમ બ્રહ્મને કોઈ વશમાં પણ કરી શકતું નથી પરંતુ ઉલટા ઉલટાનો જે બ્રહ્મ પોતે સ્વતંત્ર છે અને એના કારણે પોતે જ સર્વને વશમાં રાખતા હોય છે આથી જ બ્રહ્મને સર્વેશ્વર પણ કહેવામાં આવે છે તો સર્વેશ્વર મીન્સ કે સર્વના ઈશ્વર એમ કે દાદા સર્વેશ્વર એટલે સર્વના ઈશ્વર કે પછી સર્વને વશમાં રાખનાર આમાં એવી રીતે ઈશ્વરનો ઈશ નો મતલબ એ છે કે જે માલિક છે જે બધાને વશમાં રાખે છે એટલે ઓવરઓલ મીનિંગ એ છે કે જે બધાને પોતાના વશમાં રાખે સર્વેશ્વર છે જી ઈશ્વરને આપણે બ્રહ્મ મતલબ ભગવાન સાથે સિનોનિમ ભગવાનનું માની લઈએ છીએ પણ સર્વેશ્વર સોરી ઈશ્વરનું મતલબ એવો થાય છે કે જે માલિક છે જે બધાને કંટ્રોલ કરે છે એને ઈશ્વર કહેવાય હમ તો મિનિંગ તો સેમ જ થયો હા એ જ એટલે સર્વેશ્વર મતલબ બધાનો ઈશ્વર છે મતલબ બધાને પોતાના જે વશમાં રાખે કંટ્રોલમાં રાખે એને કોઈ કંટ્રોલમાં ન રાખે એ બધાને કંટ્રોલમાં રાખે હમ કરું આગળ હા કોઈનામાં કઈ ન સમજાય તો વચ્ચે અટકાજો બાકી એમ તો બધા સરળ છે અત્યારે હજી કોઈ આમાં ટેકનિકલ કઈ આવ્યું નથી સર્વજ્ઞ બ્રહ્મ જો સર્વ સર્વત્ર સર્વદા અને સર્વ વસ્તુમાં વ્યાપ્ત હોય છે તો એવી કઈ બાબત હોઈ શકે છે કે જે બ્રહ્મની જાણકારીથી બહાર હોય આથી બ્રહ્મ સર્વજ્ઞ પણ છે સર્વજ્ઞતા એ બ્રહ્મનો જ્ઞાન ગુણ છે એટલે દરેક અત્ર તત્ર સર્વત્ર સર્વ વસ્તુમાં વ્યાપ્ત છે એટલે એવી કોઈ કઈ બાબત એવી કોઈ બાબત નથી જે જે બ્રહ્મની જાણકારીથી બહાર હોય એટલે બ્રહ્મ સર્વજ્ઞ છે એટલે સર્વજ્ઞતા એ બ્રહ્મનો જ્ઞાન ગુણ છે હવે જ્ઞાન ગુણ કઈ રીતે કે જાણકાર છે બધી જ વસ્તુનો એ રીતે હા એ અર્થમાં અચ્છા એટલે સર્વજ્ઞતા એ બ્રહ્મનો જ્ઞાન ગુણ છે તો એ મતલબ એ બધું જાણે છે એમ એટલે આપણી જાણકારી જો મેં જેવી રીતે કીધું ને કે પાછી ડિપેન્ડન્ટ છે ટીવીમાં કોઈ વાત આપણને જાણ ખબર પડી તો આપણને વાતની જાણ થાય કોઈ માણસે આવીને આપણે કઈ કીધું તો આપણને એની ખબર પડે કે આપણે ક્યાંય ન્યૂઝપેપરમાં વાંચ્યું તો આપણને ખબર પડે કે આપણા મોટાઓએ આપણને કઈ કીધું કે બુકમાં કંઈ વાંચ્યું તો આપણને કોઈ વાતનું જ્ઞાન થાય પણ બ્રહ્મનું જ્ઞાન જે છે આવી રીતે કોઈ સોર્સ ઉપર ડિપેન્ડન્ટ નથી એ બધું જ જાણનારા છે એટલે જો રાજા આમાં સ્વતંત્ર સમજાવ્યું ને આપણને સ્વતંત્રમાં એવું બતાવ્યું કે અનલિમિટેડનેસ છે એમની જ્ઞાન શક્તિ પણ અનંત છે અને ક્રિયા શક્તિ પણ અનંત છે હવે સર્વેશ્વર અને સર્વજ્ઞમાં પાછું એવી રીતે જ બતાવે છે ને કે સર્વેશ્વરમાં ઈ એમની ક્રિયાશક્તિના અર્થમાં બતાવે છે કે બધા સર્વને પોતાના વશમાં રાખે છે અને અહીંયા જ્ઞાન શક્તિના ગુણધર્મના અર્થમાં બતાવે છે કે સર્વજ્ઞ છે વ્યાપ્ત છે જાણકારીથી સર્વજ્ઞ એ એનો બ્રહ્મનો જ્ઞાનનો ગુણ છે એમ એટલે અહીંયા સર્વેશ્વરમાં ક્રિયા શક્તિ બતાવીને અહીંયા સર્વજ્ઞમાં જ્ઞાન શક્તિ બતાવી એવી રીતે લઈ શકાય હા બસ એવી રીતે સ્પેસિફિકલી એકના ફેસેટમાં એમ બ્રહ્મનો એક ગુણધર્મ બતાડ્યો ત્યાં ઓવરઓલ બતાડ્યું હા હમ નિર્ગુણ બ્રહ્મ અપ્રાકૃત અલૌકિક અનંત ગુણોથી સંપન્ન હોવા છતાં પ્રાકૃત લૌકિક સર્વ ગુણોથી રહિત છે આ કારણે બ્રહ્મને નિર્ગુણ કે નિર્ધર્મક પણ કહેવામાં આવે છે પ્રાકૃત ગુણોથી રહિત હોવું એ બ્રહ્મનું વૈરાગ્ય ગુણ છે મને આ સમજાવજો થોડું હા નિર્ગુણ હોવાનો મતલબ એ છે કે જેવી રીતે આપણે સાત્વિક રાજસ અને તામસ એ ત્રણ ગુણોથી બંધાયેલા છીએ મતલબ જે પણ વસ્તુ પ્રકૃતિમાંથી પેદા થાય છે એ બધી પ્રાકૃત છે પ્રાકૃત પ્રકૃતિ કોને કહેવાય કે પ્રકૃતિ ઇક્વલ્સ ટુ ક્યાંક આની ઉપર લખવું હોય તો લખી લેજો પ્રકૃતિ ઇક્વલ્સ ટુ સાત્વિક રાજસ અને તામસ ગુણની મિશ્ર અવસ્થા એવી રીતે લખી લેજો પ્રકૃતિ ઇક્વલ્સ ટુ સાત્વિક રાજસ તામસ ગુણની મિશ્ર અવસ્થા હા તો પ્રકૃતિ જે છે એમાં સાત્વિક રાજસ અને તામસ ત્રણ ગુણોનું મિશ્રણ છે પ્રકૃતિ એટલે પ્રકૃતિમાંથી જે બને છે બધું પ્રાકૃત છે એટલે જેમાં આપણે બધા જ દુનિયાની દરેક પદાર્થ દરેક વસ્તુ એ બધાની અંદર સાત્વિક રાજસ અને તામસ એ ત્રણ ગુણો કામ કરે છે હવે ગીતાજીમાં જેવી રીતે મેં ગુણોત્તર વિભાગ યોગ એ સોળમો અધ્યાય વાંચવા માટે કીધું હતું એ તમે લોકો જોયું હશે તો ખબર હશે નહીં જોયું હોય તો હવે જોઈ લેજો તો ત્યાં ભગવાન એ બધું બતાડે છે કે સાત્વિક વાળો માણસ કેવો હોય રાજસ વાળો કેવો હોય એનો આહાર કેવો હોય એનો વ્યવહાર કેવો હોય એની વાતચીત કેવી હોય બધા જ લક્ષણો ત્યાં બતાડ્યા છે તો કહેવાનો મતલબ એ છે કે આપણા ઉપર જે ગુણ કામ કરે એવી રીતે આપણે બિહેવ કરીએ એટલે આપણું બિહેવિયર જે છે આપણા કંટ્રોલમાં નથી હોતું મતલબ અત્યારે મારા ઉપર તામસ ગુણ જો હાવી થઈ જાય તો મને નિંદર આવવા લાગે મને ભલે ને જાગવું હોય ભણવું હોય ભણાવવું હોય પણ હું મારા કંટ્રોલમાં ન રહી શકું એવી રીતે રાજસ ગુણધર્મ જો મારા ઉપર હાવી થાય તો ચંચલતા આવી જાય કોઈક જાતની ક્રિયા આવી જાય આપણે શાંતિથી એક જગ્યાએ જેમ બાલક હોય તો એ લોકોને તમે કોઈ પ્રવચનમાં લઈ જાઓ કે કોઈ સભામાં લઈ જાઓ તો એ લોકો શાંતિથી એક જગ્યાએ બેસી ના શકે કેમ કેમ કે એ લોકોની અંદર ચંચલતા છે રાજસતા છે એ લોકોમાં બુદ્ધિ નથી કે અમારે શાંતિથી આ બેસવું જોઈએ કે ભણવું જોઈએ કે જે કે છે સાંભળવું જોઈએ એ કંટ્રોલ એ લોકોની અંદર નથી હોતું સાત્વિક ગુણ જે છે એ માણસને જ્ઞાન પ્રતિ જાગૃત કરે છે કે જ્ઞાન તરફ આગળ વધારે છે તો એ સાત્વિક ગુણ ગુણ છે તો સાત્વિક રાજસ અને તામસ એ ત્રણ ગુણો જે છે મનુષ્ય ઉપર કામ કરે છે આપણે એના કંટ્રોલમાં છીએ જેવી રીતે ગુણ આપણને કામ કરાવે એવી રીતે આપણે બિહેવ કરીએ પણ કેમ કે આપણે પ્રાકૃત છીએ પણ બ્રહ્મ જે છે એ અપરાકૃત અલૌકિક અનંત ગુણોથી સંપન્ન હોવા છતાં પ્રાકૃત લૌકિક સર્વ ગુણોથી રહિત છે એટલે કે બ્રહ્મ હવે આપણી કમ્પેરિઝનમાં કેવા છે અપ્રાકૃત છે મતલબ પ્રકૃતિથી બનેલા નથી પ્રકૃતિથી પર છે અલૌકિક છે આ લોક સંબંધી નથી અનંત ગુણોથી સંપન્ન છે મતલબ કે એવા કોઈક અલૌકિક ગુણો એની અંદર છે જે આપણામાં નથી અને હોવા છતાં પ્રાકૃત લૌકિક સર્વ ગુણોથી રહિત છે એટલે આ બધા લૌકિક જેમ આપણી અંદર વધઘટ થાય ઉત્પત્તિ નાશ થાય આપણે બીમાર પડીએ આપણું શરીર રોગનું રોગિષ્ઠ બને કે આપણી અંદર જેવી રીતે બધી લિમિટેશન્સ આવે એવું બધું બ્રહ્મ સાથે નથી થતું કેમ કે બ્રહ્મની અંદર આ પ્રાકૃત ગુણો છે મતલબ જેમ આપણે બીમાર પડી જઈએ તો આપણને એમ થાય બ્રહ્મનું પણ શરીર બીમાર પડતું હશે તો એવું ન થાય જેમ કે આપણે લોકો મોટા થઈએ આપણી એજ થાય તો આપણને એમ થાય શું બ્રહ્મ સાથે પણ બ્રહ્મ પણ વધઘટ થતા હશે તેવી રીતે ન થાય આપણા વાળ સફેદ થઈ જાય આપણું શરીર દુર્બળ થઈ જાય તો શું બ્રહ્મ સાથે પણ એવું થાય એવું ન થાય તેવી રીતે બ્રહ્મ જે છે એ બધા અપ્રાકૃત અલૌકિક ગુણોથી સંપન્ન છે પ્રકૃતિના જે સાત્વિક રાજસ્થામસ ગુણો જે છે એ બ્રહ્મ ઉપર કોઈ જાતની અસર કરતા નથી એટલે બ્રહ્મને નિર્ગુણ કે નિર્ધર્મ પણ કહેવામાં આવે છે એટલે કે પ્રાકૃત ગુણો થી જે રહિત છે એ નિર્ગુણ છે સાંભળો તો હેલો દર્શન હવે તમને સમજાયું હા દાદા સમજાયું રાજા આપણે નિર્ગુણ નિર્ધર્મ સમાનાર્થી છે કે કઈ હા સમાનાર્થી છે સમાનાર્થી હેલો હા બોલો પ્રીતિબેન આમાં જે નિર્ગુણ છેલ્લું વાક્ય પ્રાકૃત ગુણોથી રહિત હોવું એમનો વૈરાગ્ય ગુણ છે તો એક બાજુ નિર્ગુણની વાત કરે છે બાજુ બીજા એનો વૈરાગ્ય ગુણ જોડે સંબંધ ધરાવે છે એ કેવી રીતે બને વૈરાગ્યનો મતલબ આપણે જેવી રીતે વૈરાગ્ય સમજીએ છીએ કે અહંતા મમતા ન હોવી કે સાંસારિક અહંતા મમતાથી દૂર હોવું એવું નહીં વૈરાગ્યનો મતલબ છે કે કોઈ વસ્તુ જેમાં ન હોય એને વૈરાગ્ય કહેવાય એટલે અહીંયા બ્રહ્મની અંદર જે પ્રાકૃત ગુણો નથી એની અંદર જે વૈરાગ્ય છે એનું છે hundred હવે ટ્રાન્સિટ કરીને બોલો વચ્ચે કોઈનો અનમ્યુટ થઈ ગયું હતું ને બહુ ડિસ્ટર્બન્સ આવતું હતું જે રીતે જાણે રીતે અહીં લેવાનું નથી હા આપણું જીવનું જે વૈરાગ્ય છે એનું અહીંયા સેન્સ નથી વૈરાગ્ય અહીંયા બ્રહ્મનું જે અલૌકિક ગુણધર્મ છે વૈરાગ્ય છે એની વાત અલૌકિક અલૌકિક બળ છે એ કેવા છે નહીં અલૌકિક બળ પણ નહીં બ્રહ્મનું આ બધા પદાર્થોથી પર હોવું એ વૈરાગ્ય છે બ્રહ્મનું એટલે અપ્રાકૃત છે ને અલૌકિક છે છે હા એ જ મહારાજે કહ્યું હા કરો આગળ દર્શન આગળ કરો હેલો મારી અવાજ સંભળાય છે એ લોકો ડિસ્કનેક્ટ થયા લાગે છે હેલો હા બ્રિજેશભાઈ આ પ્રકારે બ્રહ્મના વ્યાપકતા ઇઝ ઇક્વલ ટુ ઐશ્વર્ય અવ્યયતા એટલે વીર્ય સર્વશક્તિમત્તા એટલે યશ સ્વાતંત્ર્ય એટલે શી સર્વજ્ઞ એટલે જ્ઞાન અને પ્રાકૃત ગુણ વર્જિતતા વૈરાગ્ય આમ છ ગુણોનું નિરૂપણ કર્યું આ સિવાય પણ બ્રહ્મના બીજા અનેક ગુણધર્મોનું નિરૂપણ શાસ્ત્રોમાં જોવા મળે છે એટલે આપણે આગળ જોઈ ગયા ને એ પ્રમાણે જ અહીંયા બતાવ્યું વ્યાપકતા એટલે ઐશ્વર્ય અવ્યતા એટલે વેર્ય સર્વશક્તિમત્તા યશ સ્વાતંત્ર્ય એટલે શ્રી સર્વજ્ઞ એટલે જ્ઞાન અને પ્રાકૃત ગુણ વર્જિતતા એટલે વૈરાગ્યનું આપણે ઉપર જોયું એ પ્રમાણે છ ગુણોનું જ કર્યું છે એ સિવાય પણ બ્રહ્મના અનેક ગુણધર્મો શાસ્ત્રોમાં આપણને જોવા મળે છે એમ બતાવ્યું છે એટલે મુખ્ય રીતે જયારે પણ બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે ત્યારે શાસ્ત્ર એમ કે કે જેની અંદર ઐશ્વર્ય વીર યશશ્રી જ્ઞાન અને વૈરાગ્ય ગુણધર્મો છે એ બ્રહ્મ છે એ બ્રહ્મનું લક્ષણ આ રીતે કરવામાં આવે તો એ ઐશ્વર્ય શેમાં છે તો અવ્યય હોવું મતલબ વ્યાપક હોવું એ બ્રહ્મનું ઐશ્વર્ય છે અવ્યય હોવું એ બ્રહ્મનું વીર્ય છે સર્વશક્તિમાન હોવું એમાં બ્રહ્મનું યશ છે સ્વતંત્ર હોવામાં શ્રી છે સર્વજ્ઞ હોવામાં જ્ઞાન છે અને પ્રાકૃત ગુણોથી રહિત હોવું એ બ્રહ્મનું વૈરાગ્ય છે હા સર્વાધાર કરું ને રાજા આગળ હા કરું સર્વાધાર સૃષ્ટિનું સર્જન કરીને તેના આધાર રૂપે બનતું હોવાથી બ્રહ્મને સર્વાધાર પણ કહેવામાં આવે છે સર્વ સર્વાધાર એટલે સર્વના આધાર સૃષ્ટિનું સર્જન કરે છે અને આધારરૂપ બ્રહ્મ પોતે જ બન્યા છે તેથી તેમને સર્વાધાર પણ કહેવામાં આવે છે સર્વ વિલક્ષણ સમુદ્ર તરંગો રૂપે પ્રકટ થતો હોવા છતાં તરંગોમાં તે સમાપ્ત થઈ નથી જતો કેમ કે તે પરિપૂર્ણ છે સમુદ્ર તરંગો રૂપે એટલે સમુદ્ર તરંગો રૂપે તરંગ મીન્સ કે વેવ જે સમુદ્રમાં આવે છે હોવા છતાં પણ તરંગોમાં સમાપ્ત નથી થઈ જતો કેમ કે તે પરિપૂર્ણ છે તે જ પ્રમાણે અસંખ્ય જળ જીવ રૂપે બ્રહ્મ પ્રગટ થતો હોવા છતાં જળ જીવ આદિમાં સમાપ્ત થઈ જતો નથી એટલે અહીંયા સમુદ્રનું એક્ઝામ્પલ આપી અને તરંગો રૂપે જેમ પ્રગટ થાય છે એમ અહીંયા તરંગો એટલે જળ જીવને સમજવાના ને સમુદ્ર એટલે બ્રહ્મને સમજવાના એવી છે ને હા બરોબર છે એટલે એની કમ્પેરિઝન કરીને બતાવે છે કે બ્રહ્મ પ્રગટ થતો હોવા છતાં જળ અને જીવમાં એ સમાપ્ત તરંગ સમાપ્ત થઈ જાય પરંતુ સમુદ્ર જેમ પરિપૂર્ણ છે એમ બ્રહ્મ પણ પરિપૂર્ણ છે એ સમાપ્ત થઈ જતા નથી તરંગો રૂપી બનવા છતાં સમુદ્ર નું સ્વતંત્ર સ્વરૂપ રહેતું હોય છે એટલે તરંગો ઉત્પન્ન થાય છે ક્યાંથી સમુદ્ર માંથી જ એટલે વેવ્સ આવે છે સમુદ્ર માંથી અને અંત પણ સમુદ્ર માં થાય છે પણ અહીંયા સમુદ્ર તો પોતે તો સ્વતંત્ર સ્વરૂપ જ રહેતું હોય છે એવી રીતે બ્રહ્મનું પણ જળ જીવો પેદા બ્રહ્મ માંથી થાય છે અને આદિ અંત અને એનો સમુદ્રમાં જેવી રીતે તરંગનું થાય છે એવી રીતે જળ જીવનું બ્રહ્મમાં થાય છે એટલે બ્રહ્મ ઓવરઓલ સ્વતંત્ર સ્વરૂપ જ રૂપે રહેતો હોય છે એ પ્રમાણે એટલે આમાં જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું ને કે જેવી રીતે જળ અને જીવ જે છે એ બ્રહ્મના પાર્ટ છે એક રીતે જેમ આપણે પ્રપંચ વિવેકના ટોપિકમાં જોયું તો કે થી સ્વતંત્ર દુનિયામાં કાંઈ નથી જે છે બધું થી જોડાયેલું છે જેવી રીતે સમુદ્ર અને એના વેવ તો જેવી રીતે વેવ્સ જે છે બ્રહ્મ સમુદ્રથી અલગ પણ છે અને સમુદ્રનું જ પાર્ટ છે સમુદ્રમાં પેદા થાય છે સમુદ્રમાં જ સમાઈ જાય છે એવી રીતે જળ જીવ પણ બ્રહ્મ માંથી પેદા થાય છે અને બ્રહ્મમાં જ સમાઈ જાય છે પણ જેવી રીતે સમુદ્રનું વેવ્સ થી એક અલગ પોતાનું સ્વતંત્ર પણ અસ્તિત્વ હોય છે એવી રીતે જે મતલબ સમુદ્ર તરંગ રૂપે બની જાય છે પણ શું વેવ ઇક્વલ્સ ટુ ઓશન અને ઓશન ઇક્વલ્સ ટુ વેવ એવું આપણે નથી કહેતા બંનેમાં કંઈક ભેદ પણ છે અને કંઈક અભેદ પણ છે એવી રીતે જળ જીવ જે છે એ પણ બ્રહ્મ રૂપ છે પણ એમનાથી સ્વતંત્ર પણ બ્રહ્મનું કોઈ સ્વરૂપ છે સમજાયું હવે હા હા હા કરો તેમજ બ્રહ્મ સર્વરૂપ હોવા છતાં હા બોલો પહેલો શ્લોક છે એમાં જે આવે છે કે નાના જગત કે નાના રૂપ વિભેદે જગત કે એ પણ લઈ શકાય ને કે બ્રહ્મમાંથી બધું કૃષ્ણમાંથી બધું થયું છતાંય કૃષ્ણમાંથી કશું ઓછું નથી થયું હા બરોબર છે હા સ્નેહા શું કે છે હા એ જ રાજા થોડું વધારે એક્સપ્લેન કરવું હતું એ જ જોઈતું હતું હા મતલબ આમાં એ વાત છે કે આપણે જો એમ માનીએ કે જળ જીવ બ્રહ્મ માંથી પેદા થયા એટલે હવે બ્રહ્મ ઇક્વલ્સ ટુ જીવ અને જીવ ઇક્વલ્સ ટુ બ્રહ્મ તો ઇક્વાલિટીનું પણ લેવલ નથી કોઈક ભેદ એની અંદર રહે છે જેવી રીતે વેવ છે હવે વેવ નું સ્વરૂપ શું છે પાણી તો છે ખાલી હવા લાગે છે ને એના કારણે ઉપર નીચે વેવ જેવી થઈ જાય છે મતલબ પાણી ઉછળે છે ને પાછું એની અંદર સમાઈ જાય છે પણ ઉછળતું પાણી જે વેવ છે એની વેવ અલગ નામ કેમ આપવું પડ્યું કેમ કે એને આપણે સમુદ્રના અસ્તિત્વથી એનું કંઈક સ્વરૂપ અલગ સમજીએ છીએ વેવનું એટલે આપણે એમ કહીએ કે આ મોજો છે અને આ સમુદ્ર છે એવી રીતે જળ જીવ બ્રહ્મમાંથી પેદા થયેલા છે બ્રહ્મના રૂપ છે તો પણ આપણે એનાથી સ્વતંત્ર બ્રહ્મનું પણ અસ્તિત્વ માનીએ છીએ અને જીવોનું પણ માનીએ છીએ અને જળનું પણ માનીએ છીએ હા રાજા એટલે થોડુંક તો એનામાં ડિફરન્સ તો રહેશે ને ભલે બ્રહ્મમાંથી જળ અને જીવ રૂપે બધું પ્રગટ થયું છે પણ એનામાં થોડું ડિફરન્સ તો રહેશે જ એમ આનું એક્ઝામ્પલ તરંગોથી આપ્યું છે એવી રીતે આપણે એ રીતના લેવાનું છે ને હા હા જી રાજા હા કરો આગળ આનું કારણ સમજવા જેવું છે પિતાના ગુણો પુત્રમાં આવતા હોય છે પુત્રના પિતામાં નહીં એટલે પિતાના ગુણો પુત્રમાં આવે પણ પુત્રના પિતામાં ન આવે એમ સમુદ્રના ગુણો તરંગમાં આવતા હોય છે તરંગના તરંગોના ગુણો સમુદ્રમાં નહીં આના ઉપરથી એ સિદ્ધાંત સ્થાપિત થાય છે કે હંમેશા કારણના ગુણો જ કાર્યમાં આવતા હોય છે કાર્યના ગુણો કારણમાં આવતા નથી એટલે અહીંયા બ્રહ્મ અને જળ જીવને કાર્યકારણના રૂપમાં આપણે સમજાવે છે જેવી રીતે પિતા અને પિતાના ગુણો જ પુત્રમાં આવે પુત્રના ગુણો પિતામાં ના આવે એવી રીતે જ કારણના ગુણો જ કાર્યમાં આવે છે એટલે બ્રહ્મ જયારે જળ કે જીવના રૂપોમાં ધારણ કરે છે ત્યારે તે જળની માફક અચેતન કે જીવની માફક અણુ પરિચ્છિન્ન બની જતો નથી આ કારણે જ બ્રહ્મ ને સર્વ વિલક્ષણ કહેવામાં આવે છે રાજા રાજાની સમજાય થોડુંક વાક્ય રચના હા એટલે આમાં એમ કે છે કે જેવી રીતે આનું રીઝન શું છે મતલબ બ્રહ્મ સર્વરૂપ છે તો પણ મતલબ જળ જીવના રૂપમાં બ્રહ્મ બન્યા છતાં પણ બ્રહ્મ એનાથી સ્વતંત્ર કેવી રીતે જેનાથી અલગ કેમ છે તેનું કારણ કે છે કે જેવી રીતે પિતાના ગુણો પુત્રમાં આવે પુત્રના ગુણ પિતામાં ના આવે સમુદ્રના ગુણો એની તરંગોમાં આવતા હોય તરંગોના ગુણો સમુદ્રમાં ના આવે મતલબ તમે એમ કહો કે આ છોકરો એના પપ્પા જેવો જ છે પણ કોઈ પપ્પાને એમ કે તમે તમારા છોકરા જેવા જ છો એવું ના થાય એવી રીતે સમુદ્રની ખારાશ કે સમુદ્રનું પાણી એની વેવ્સમાં આવે એમ ન કહેવાય કે આ વેવ્સ ખારી છે એટલે સમુદ્ર ખારો છે કે આની ખારાશ સમુદ્રમાં આવી છે કે આનું પાણી સમુદ્રમાં આવે ઊંધું ન હોય એટલે કે કારણના ગુણો કાર્યની અંદર આવે કાર્યના ગુણો કારણમાં આવે નહીં એવી રીતે બ્રહ્મ જ્યારે જળ કે જીવના રૂપમાં ધારણ મતલબ જળ કે જીવના રૂપોને ધારણ કરે છે ત્યારે જળ જીવની જેમ માફક એ અચેતન કે અણુ બ્રહ્મ નથી બની જતો બ્રહ્મના ગુણો જડ કે જીવની અંદર આવે છે મતલબ જેવી રીતે આ એકચ્યુઅલી કોન્ટેક્ચ્યુઅલ સ્ટેટમેન્ટ છે જેવી રીતે શંકરાચાર્યજી એવું કહે છે કે જો આપણે એમ કહીએ કે બ્રહ્મમાંથી જીવ પેદા થયો છે તો કેમ કે જીવ અણુ છે જીવ પરિચ્છિન્ન છે એટલે તમને એવું માનવું પડશે કે બ્રહ્મ પણ એવો જ છે મતલબ જીવનું સ્વરૂપ આપણે જોયું અણુ છે મતલબ કે માઇન્યુટ છે નાનું છે લિમિટેડ છે પરિચ્છેદનો મતલબ એના ઉપર લિમિટેશન છે જેવી રીતે આપણે ત્રણ લિમિટેશન જોઈ હતી દેશની કાલની અને સ્વરૂપની એ ત્રણ લિમિટેશન જે છે જીવ ઉપર છે તો આપણે એમ કહીએ કે કેમ કે જીવ ઉપર આ લિમિટેશન છે એટલે બ્રહ્મ પણ આવો લિમિટેડ છે કેમ કે જીવ અણુ છે એટલે બ્રહ્મ પણ આવો છે તો પિતાના ગુણો પુત્રમાં આવે પુત્રના ગુણ પિતામાં ના આવે એવી રીતે જીવના ગુણ બ્રહ્મમાં ના આવે બ્રહ્મના ગુણ જીવની અંદર આવે તો એટલે જીવને જોઈને તમે બ્રહ્મને જજ ના કરી શકો બ્રહ્મને જોઈને તમે જીવને જજ કરવું જોઈએ તો એ વાત અહીંયા કીધી છે કે જીવ જે છે કે જડ છે ગમે એવા હોય જેમ કે હવે છોકરો બગડેલો હોય પણ એના પિતા પણ બગડેલા હોય એવું આપણે ના કહીએ પિતા સજ્જન હોય દીકરો બગડી ગયો છે એ કોઈકની સંગતમાં આવીને તો એવી રીતે જીવ જો અણુ છે કે જીવ જો પરિચ્છિન્ન છે તો એના પિતા મતલબ બ્રહ્મ પણ અણુ છે કે બ્રહ્મ પણ પરિચ્છિન્ન છે એવું એનો અર્થ નથી થતો સમજાયું હા નાની એટલે તમે શંકરાચાર્ય મતે કહેવા માંગે છે કે જો જીવ એ બ્રહ્મનો શંકરાચાર્યજી એવું કે છે કે મહાપ્રભુજીની કાઉન્ટર આર્ગ્યુમેન્ટમાં કે જો મહાપ્રભુજી એમ કે બ્રહ્મ માંથી આ બધું પેદા થયું છે તો જો બ્રહ્મ મતલબ કારણ જેવું હોય એવું જ કાર્ય પેદા થાય મતલબ તમે એમ જો ને કે જેવું કુવામાં હોય એવું અવાડામાં આવે માટી જેવી હોય એવો માટલો બને લાલ માટીથી બનેલો માટલો કાળો ન હોય કે કાળી માટીથી બનેલો માટલો લાલ ન હોય એવી રીતે બ્રહ્મ જેવા હોય એવા જ એના જીવ પણ હોવા જોઈએ પણ આપણે જીવોને જોઈએ છે તો જીવ તો લિમિટેડ છે બંધાયેલો છે અણુ છે ખરાબ છે આવો છે તેવો છે તો બ્રહ્મ એવા નથી એટલે તમારે જીવને બ્રહ્મથી સ્વતંત્ર માનવું જોઈએ જીવને માયાએ બનાવ્યું છે બ્રહ્મે નથી બનાવ્યું એવું સ્વીકાર કરવું જોઈએ એવું શંકરાચાર્યજી કહે છે કેમ કે જો જીવને બ્રહ્મનું કાર્ય તમે માનો બ્રહ્મમાંથી પેદા થયેલું માનો તો પછી તમે બ્રહ્મના પણ દોષો જુઓ છો એવું શંકરાચાર્યજી આક્ષેપ કરે છે એટલે એમના મતમાં જીવ કે જળ જે કંઈ પણ છે બધું માયામાંથી પેદા થાય છે બ્રહ્મમાંથી નથી હોતું એટલે મહાપ્રભુજી સાથે આર્ગ્યુમેન્ટ કરે છે શંકરાચાર્ય શંકરાચાર્યજી કે કેમ કે મહાપ્રભુજી એવું કે છે ને કે બધું બ્રહ્મમાંથી પેદા થયું છે તો શંકરાચાર્યજી એમ કે જો બધું બ્રહ્મમાંથી પેદા થયેલું હોય તો પછી એ અણુ જીવ કેવી રીતે બન્યો કે જળ આવું અચેતન કેવી રીતે બન્યું કેમ કે જેવું કારણ હોય એવું જેનું કાર્ય હોય પણ આવું રિવર્સ પ્રોસેસ કેવી રીતે થઈ આ કાર્ય જે છે એ આવા ઊંધા કેવી રીતે આવે બ્રહ્મમાંથી પેદા થયું હોય તો આવું ન થવું જોઈએ મતલબ આ એક્ઝામ્પલ એવી જાતનું છે કે કાળી માટીમાંથી બનેલો માટલો લાલ કલરનું છે તો એવું તો રાજા અહીંયા તો આમ ઉપરના જે પેદા થયેલું માનવું જોઈએ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું ન માની શકાય કેમ જો બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું માનો તો જીવના બધા દોષો બ્રહ્મમાં પણ છે એવું તમને સ્વીકારવું પડે પણ મહાપ્રભુજીની આર્ગ્યુમેન્ટ એની સામે કંઈક આ જાતની છે કે પિતાના લક્ષણ પુત્રમાં આવે પુત્રના લક્ષણ પિતામાં ના આવે કોઈ છોકરો બગડેલો હોય તો એનો મતલબ એના પિતા પણ એવા છે એવું એનો અર્થ ન થાય હા બોલો અચ્છા તો અહીંયા આગળ તો આમાં કીધું ને કે આ સિવાય પણ બ્રહ્મના બીજા અનેક ગુણધર્મો નિરૂપણ શાસ્ત્રોમાં જોવા મળ્યા છે જો શાસ્ત્રમાં આ ગુણ બતાવ્યા વ્યાપકતા છે સ્વાતંત્ર સર્વશક્તિમતા આ ગુણ બતાવ્યા તો પછી આ પ્રશ્ન જ ઉભો ના થાય ને શું ઉભો ના થાય કે સમજો આ વ્યાપકતા બતાવી અહીંયા બ્રહ્મ ના ગુણ બતાવ્યા છે સાકાર સ્વરૂપ બતાવ્યું ને આગળ સર્વસંમત વ્યય તો આ જે કારણ અને કાર્ય એ પ્રશ્નમાં ઉભો ના થવો જોઈએ એટલે શંકરાચાર્યજીના મત પ્રમાણે શંકરાચાર્યજીના મત પ્રમાણે બ્રહ્મ સ્વ્યાપક છે સાકાર છે બધું શંકરાચાર્યજી સ્વીકારે છે બ્રહ્મ ને સોરી શંકરાચાર્યજી ને કોઈ પણ ગુણ થી વાંધો નથી પણ શંકરાચાર્યજીનું એવું કેવું છે કે ઇન્ગ્રેડિયન્ટ જેવું હોય એવી પ્રોડક્ટ આવે એટલે જો બ્રહ્મ સાથે કંઈક મિશ્રિત હોય તો તો આવી પ્રોડક્ટ આવી શકે એકલા બ્રહ્મમાંથી એકલું રો મટીરિયલ કેવલ બ્રહ્મ હોય તો આવી પ્રોડક્ટ પેદા ન થાય એટલે માયાને પણ ઇન્ગ્રેડિયન્ટ તરીકે માનો બ્રહ્મ અને માયા બંને સાથે મળીને જગત બનાવે છે એવું માનો તો માયાના જે પરિચ્છન્નતા કે માયાના પણ જે ગુણધર્મો છે એ બધા જીવની અંદર આવી જાય તો ચાલે એટલે જે સાકાર સ્વરૂપ છે એમાં માયાનું સ્વરૂપ એડ કરો તો જગત બને એવું એ રીતે એમના મતે સાકાર અને નિરાકાર અલગ અલગ છે બ્રહ્મ સાકાર હોય તો એ એ પણ માયાની ઉપાધિથી છે એવું એમનું એ ટોપિકને છોડી દો હમણાં સાકાર અને નિરાકારને પણ શંકરાચાર્યજીનો મત કેવલ એટલું છે કે એકલા બ્રહ્મથી નહીં પણ બ્રહ્મ સહિત માયા એ બંને મળીને આ જગતને બનાવ્યું છે ને એનું બાય પ્રોડક્ટ જળ અને જીવ છે હા ઠીક હા કેમ કે એકલા બ્રહ્મ જો કરે તો પછી બ્રહ્મ જેવું જ પેદા થવું જોઈએ પણ માયા એની અંદર મિશ્રિત થાય તો પછી માયાના પણ ગુણો એ જળ અંદર આવે એટલે જળ જીવ આવા થયા તો એવું થોડું લોજિકલ એમને લાગે છે તો એમ સમજી ને કે આ નું એક ગુણધર્મ એ બી સમજીએ કે ભાઈ માયા પણ એમણે એડ કરી છે તો જ આ જગત તો જે ક્રીડા સ્થળ જેવું થાય ને નહીં તો બની જ ન શકે તો ભગવાન જેવું હતું એવું જગત છે પણ શંકરાચાર્યજીને ત્યાં માયાનું સ્વરૂપ અલગ છે શંકરાચાર્યજી એવી રીતે કે છે કે જેવી રીતે બ્રહ્મ અનાદિ છે એવી રીતે માયા પણ અનાદિ છે પણ જેવી રીતે બ્રહ્મ અનંત છે એવી રીતે માયા અનંત નથી એ અંતવાળી છે એટલે માયા જે છે બ્રહ્મના કંટ્રોલમાં નથી એ બ્રહ્મ થી અલગ છે સ્વતંત્ર છે એવું શંકરાચાર્યજી શંકરાચાર્યજીનું મત છે મહાપ્રભુજી પણ માયા દ્વારા જગત ભગવાને ઉત્પન્ન કરાવ્યું એવું માને છે એનાથી મહાપ્રભુજીને વિરોધ નથી પણ મહાપ્રભુજીનું મંતવ્ય એવું છે કે માયા બ્રહ્મના કંટ્રોલમાં છે બ્રહ્મના વશમાં છે બ્રહ્મથી બ્રહ્મના કંટ્રોલથી બહાર માયા નથી શંકરાચાર્યજીનું મત એવું છે કે માયા એ બ્રહ્મના કંટ્રોલમાં નહીં આમાં અચ્છા તો હા સ્વતંત્ર એક અલગ પદાર્થ છે એ અનાદિ છે જેવી રીતે બ્રહ્મ ક્યાંયથી ઉત્પન્ન નથી થયા એવી રીતે માયા પણ કોઈ ઉત્પન્ન નથી કરી અનાદિ છે મહાપ્રભુજીના મતમાં એ અનાદિ નથી ભગવાને જ માયાને ઉત્પન્ન કરીને એના દ્વારા જગતની રચના કરાવી છે એટલે એટલે રાજા એમ સમજી શકાય ને કે શંકરાચાર્યજીના મતે બ્રહ્મ સહિત માયા મિશ્રિત થઈ અને અહીંયા મહાપ્રભુજીના મતે બ્રહ્મ ઉપર માયાનો કોઈ પ્રભાવ પાડી શકે જ નહીં એમ હા એટલે શંકરાચાર્યજી એમ કે છે કે જ્યારે બ્રહ્મ માયાના મિરરમાં પોતાને જુએ છે તો એ મિરરમાં પોતાની ઇમેજ એઝ અ જગત જુએ છે જેવી રીતે આપણે કાંચની સામે ઉભા રહીને પોતાનું સ્વરૂપ જોઈએ એવી રીતે બ્રહ્મ જ્યારે માયાની સામે ઉભા રહે છે માયાના મિરરની સામે માયા મિરર છે બ્રહ્મ છે એ મિરરની અંદરની જે ઇમેજ બ્રહ્મને દેખાય છે એ બ્રહ્મને જગતના રૂપમાં દેખાય છે એટલે બ્રહ્મને પણ ઇલ્યુઝન થઈ ગયું છે માયાનું માયાને કારણે એવું શંકરાચાર્ય કહે છે અને એને જે ઇલ્યુઝનરી ઇમેજ મિરરની અંદર દેખાય છે એ જગત છે એવું શંકરાચાર્યજીનું મત છે મહાપ્રભુજીનું મત અલગ છે નથી કે બ્રહ્મની શક્તિ છે માયા જે બ્રહ્મના કંટ્રોલમાં છે બ્રહ્મની દાસી છે અને બ્રહ્મની આજ્ઞાથી એ જગતને બનાવે છે સમજાયું હા એટલે આ જે સર્વેશ્વરત્વ છે ને એ શંકરાચાર્યજી થોડું મિસ કરી દે છે કે બ્રહ્મ જે છે એને કોઈ વશમાં નથી રાખી શકતું એવું મહાપ્રભુજીનો મત છે જો કે શંકરાચાર્યજી ઈચ્છે તો આના માટે પણ આર્ગ્યુમેન્ટ આપી શકે છે કે બ્રહ્મ પોતે જ એવું ઈચ્છા કરે છે કે મને ઇલ્યુઝન થાય એટલે બ્રહ્મને ઇલ્યુઝન થઈ જાય છે એ જબરદસ્તી માયા એમના ઉપર લાગી નથી જતી પણ તો પણ ઇલ્યુઝન થાય તો છે એમને ત્યાં બ્રહ્મ જયારે માયામાં પોતાને જુએ છે એને પણ ધોખો થઈ જાય છે અને પોતાને જગતના રૂપમાં જોવા લાગી જાય છે મહાપ્રભુજી નું મત આનાથી અલગ છે કે માયા જે છે બ્રહ્મના કંટ્રોલમાં છે હલો હલો રાજા દંડત પ્રાણ રાજા હલો મનીષા બોલો મનીષા રાજા અહીંયા જે એમ સમજે છે કે બ્રહ્મ સિવાય માયા પણ એક એવું તત્વ છે જેનાથી જળજીવ ઉત્પન્ન થાય છે હા એટલે બ્રહ્મ અને માયા બંને સાથે મળીને જગત બનાવે છે એકલો બ્રહ્મ જગતને નથી બનાવી શકતું એટલે પરમ તત્વ પરમ તત્વ ફક્ત બ્રહ્મ ને નહીં ને બ્રહ્મ ની સાથે બી કોઈ બીજું બી તત્વ છે જેની સાથે ટુગેધર કઈ સાથે બધું બની રહ્યું છે એમની સાથે મળી પરમ એમને ત્યાં કોઈ તત્વ નથી પણ જયારે બ્રહ્મ ને જગત બનાવવાનું ઈચ્છા થાય છે તો બ્રહ્મ ને માયા ની હેલ્પ લેવી પડે છે માયા વગર એકલા બ્રહ્મ જગત નથી બનાવી શકતા એવું શંકરાચાર્યનું મત છે અચ્છા એટલે પરમ તત્વ તો એ લોકો ફક્ત બ્રહ્મ જ માને છે પણ આ એમનું સપોર્ટિંગ એટલે એનું સપોર્ટ લઈને બ્રહ્મ તો મતલબ ઇનએવિટેબલી લેવી જ પડે એમ એના વગર તો જગત બની ન શકે એવું અચ્છા અચ્છા ઓકે હા હા હા બોલો એવું તો કહી શકાય ને કે માયા ઠાકોરજીએ ને ત્યારે એના જસોદાજીના લઈને શંકરસણના ગર્ભમાં મૂકવું તો બ્રહ્મ તો સ્વતંત્ર જ બોલાય ના આપણું તો મત એવું જ છે કે મેં કીધું ને જેવી રીતે માયાથી આપણને કોઈ વિરોધ નથી બ્રહ્મ પોતાની ઈચ્છાથી જ માયાને ઉત્પન્ન કરે છે અને જગત બનાવવા માટે આજ્ઞા કરે છે ત્યારે માયા જગત બનાવે છે એ આપણું મત છે શંકરાચાર્યજી નું મત એવું છે કે માયા જે છે સ્વતંત્ર છે બ્રહ્મ થી બંધાયેલી નથી એ પણ એક અનાદિ તત્વ છે બ્રહ્મ ની સાથે મળીને જગત બનાવે છે માયા વગર એકલા બ્રહ્મ જગત નથી બનાવી શકતા એવું શંકરાચાર્યજી માને છે તો આપણે એનું ખંડન કેવી રીતે કરીશું એક રીતે તો માયાનો અવિદ્યાનો પડદો આપણે લાગે છે ત્યારે આપણે કોઈ રાતુરી થઈ જઈએ છીએ જીવ થઈ જાય છે બ્રહ્મ તો નથી થતા ને હવે હા હા રાધા હા બોલો હા બોલો અચ્છા સમજો આ બ્રહ્મ જગત અને જળ આખું ઉત્પન્ન થયું હવે એમાં સમજો આપણે એક માયા ના હોય માયા નથી સમજો તો આપણે આ જગત આખું બ્રહ્મ સ્વરૂપ દેખાશે હા અવિદ્યા દૂર થઈ જાય તો આપણને બધું જગત બ્રહ્મ સ્વરૂપ દેખાય એટલે હવે સમજો એવું સમજીએ કે આપણે આ જગત આખું છે એ બ્રહ્મ સ્વરૂપે બ્રહ્મ એ માયાના સપોર્ટિંગમાં જગત અને આખું જગત ઉત્પન્ન થયું એમાંથી જો માયા આપણે હટાવીએ તો આપણે આખું જગત એ બ્રહ્મના સ્વરૂપમાં દેખાય હા તો માયા તો ઈશ્વરે એવી શક્તિ પણ આપી છે કે જે સાધના કહો કે ભક્તિ કહો કે કઈ બી કોઈ બી સપોર્ટિંગ થી એ બ્રહ્મને જોઈ શકે છે માયાને દૂર કરી શકે છે હા તો ભગવાનને અવિદ્યા શક્તિ જયારે આપણે ભણ્યા ત્યારે કીધું હતું ને અવિદ્યા શક્તિ એ છે કે જે જીવને બાંધે છે અને વિદ્યા એ છે કે જે અવિદ્યાથી છોડાવવા માટે બ્રહ્મે આપેલું એક ટૂલ છે તો એક માયા એવી વસ્તુ તો નથી જ આપણે એવું સમજી શકીએ કે બ્રહ્મ એક શું કહેવાય વ્યાપક છે પણ બ્રહ્મ નું સ્વરૂપ સમજી શકીએ કે ભાઈ માયા છે એના વગર નાશ થઈ શકે એવું તો છે જ નહીં કે શંકરાચાર્યજી કે માયાના સપોર્ટથી જ જગત ઉત્પન્ન થયું છે માયાને તમે દૂર કરી શકો બ્રહ્મને દૂર નથી કરી શકતો તમે માયાને દૂર તમે કરી શકો છો એ તો શંકરાચાર્યજી પણ માને છે કેમ કે માયા અનંત નથી એમના મતમાં માયાનું પણ અંત થાય છે ખતમ થઈ જાય છે એ પાવર આપણી પાસે છે પણ જે લાગી જાય છે એ તો લાગી જ જાય છે એને આપણે રોકી નથી શકતા એમ એ કહું જો માયાને જો એક જીવ હોય એ દૂર કરી શકતો હોય તો એ જીવમાં એટલી તાકાત નથી કે બ્રહ્મને બ્રહ્મને દૂર કરી શકે એમ તો માયા હવે એવું તો ના કે ને બંને એટલે અહીંયા આપણે એક ડિવાઇડ કરી શકીએ કે તમે માયા ને એક વખત તમે દૂર કરી શકો છો બ્રહ્મને નથી કરી શકતા જગતમાંથી હા નથી કરી શકતા બરોબર છે તો એક એક એક સ્ટેન્ડ મોટું મળી શકે ને આના માટે કે માયા એક તો કાલ્પનિક છે તમે એક માયા એટલે સમજો માયા જ છે હવે એના વગર એટલે શંકરાચાર્યજીનો જે મત છે શંકરાચાર્યજીના મતમાં આપણે એમ કહીએ કે એમને ત્યાં જીવ અને બ્રહ્મ અલગ નથી બંને એક જ છે જેવી રીતે મેં કીધું ને અહીંયા કે એમના મતમાં જેવી રીતે મિરરની ઇમેજ હોય હવે હું પોતાને મિરરમાં જોઉં તો મિરરની અંદર મારી જે ઇમેજ દેખાય છે તો ખોટી છે ને મિરર હટાવી લે દિવાલની સામે ઊભી રહીશ તો દિવાલમાં કંઈ મને મારી ઇમેજ નહીં દેખાય એવી રીતે આ જગત આખું જ ઇલ્યુઝન છે જગત વાસ્તવમાં એનું અસ્તિત્વ જ નથી એવી રીતે જીવનું પણ કોઈ અસ્તિત્વ નથી જીવ બ્રહ્મથી અલગ છે જ નહીં જ્યારે બ્રહ્મ માયાને પોતાની સામે હટાવી દે છે ત્યારે બ્રહ્મ બ્રહ્મ થઈ જાય છે જેટલો સમય માયાને પોતાની સામે રાખે છે માયાના મિરરમાં પોતાને જુએ છે ત્યાં સુધી પોતાને જગત અને જીવના રૂપમાં જુએ છે એટલે જીવ નામનું કોઈ સ્વતંત્ર કેરેક્ટરિસ્ટિક એમને ત્યાં છે જ નહીં સમજાયું એટલે શંકરાચાર્યજીના મતમાં જેવી રીતે તમે એમ સમજો કે અત્યારે હું બ્રહ્મ છું મારી સામે કાચ છે અરીસો છે જેને આપણે માયા કહીએ છીએ હવે અત્યારે હું એ કાચની સામે ઊભી છું અને મને મારી ઇમેજ મિરરની અંદર દેખાય છે હવે એ તો શું છે ઇલ્યુઝન છે એને જોઈ જોઈને હું ખુશ થાઉં કેવી સારી લાગુ છું આમ તેમ પણ એ શું છે તો ઇલ્યુઝન છે તમારી સામે જે દેખાય છે કઈ અસલી ઇમેજ નથી હવે કાચને હટાવી દો તમે દિવાલની સામે ઊભા રહી જાઓ તો એ તમારા જેવું બીજું કોઈ ત્યાં નથી મતલબ હું કહું કે બે બે મૈત્રી છે કે ચાર મૈત્રી છે તો મારી સામે જે છે એ ઇલ્યુઝન છે મૈત્રી નથી એ બીજું કોઈ સાચું રૂપ નથી કે જેને તમે ટચ કરી શકો કે ફીલ કરી શકો કોઈ વ્યક્તિ નથી એ તો એવી રીતે જે બ્રહ્મ જે છે જ્યારે માયાના દર્પણમાં માયાના મિરરમાં પોતાના સ્વરૂપને જુએ છે તો એ પોતાને એમ સમજે છે કે હું જગત છું કે હું જીવ છું પણ અસલમાં જગત અને જીવ જેવું કઈ હોતું જ નથી હવે સમજાયું હા એટલે જે મારી સામે મિરર માં મને જે ઇમેજ દેખાય છે એને જોઈને હું એમ સમજું કે આ બીજી મૈત્રી છે પાંચ મિનિટ ખુશ થઈ જાઉં જે મેં મિરર તૂટી જાય કે ત્યાંથી હટાવી લેવામાં આવે અને દિવાલ સામે ઉભી રહું તો બીજી મૈત્રી નથી તો ગાયબ થઈ ગઈ એવી રીતે જયારે માયાનું દર્પણ બ્રહ્મની સામેથી હટાવી લેવામાં આવે ત્યારે જગત જેવું કઈ નથી જગત ખતમ થઈ ગયું એમ હા હા ઠીક આ તો સમજાયું હા એટલે હવે હજી પણ આને જો તમને ડીપ ટેકનિકલી સમજવું જ હોય તો એમને ત્યાં કોઈ જેમ કે હું છું અત્યારે મારા ઉપર અવિદ્યા છે હવે હું ભક્તિ કરું કે સાંખ્ય યોગની કોઈ પણ એ પ્રોસેસથી અવિદ્યાને દૂર કરી લઉં તો હું એમ સમજુ કે હું મુક્ત થઈ ગઈ પણ એવી રીતે હું મુક્ત નથી થતી એમને ત્યાં કેમ બ્રહ્મ અને જીવ સ્વત અલગ નથી બ્રહ્મ જીવો ન અપરહ એ લોકોને તેનું સૂત્ર છે બ્રહ્મ ને જીવ અલગ નથી બંને એક છે એટલે જ્યારે બધા જીવો મુક્ત થાય મતલબ તમારી પણ અવિદ્યા દૂર થાય દર્શનભાવીની પણ દૂર થાય કે સ્નેહાની પણ દૂર થાય કે પ્રીતિબેનની પણ દૂર થાય ત્યારે જઈને બધા જીવો એક સાથે મુક્ત થાય એટલે કે એક મને અત્યારે મારી અવિદ્યા દૂર થઈને મુક્ત થઈ ગઈ એવું નહીં અવિદ્યા એક આખું એક મતલબ એક સેટ છે એ મારી અવિદ્યા તમારી અવિદ્યા એવું નહીં અવિદ્યા એક જ છે માયા એક જ છે આખો અરીસો ત્યાંથી હટવો જોઈએ એટલે બ્રહ્મ જ્યારે આખો અરીસાને પોતાની સામેથી હટાવે છે ત્યારે બધા જીવો મુક્ત થાય એટલે કે બ્રહ્મની અવિદ્યા દૂર થઈ અને આખું જગત મુક્ત થયું એવું એટલે એ લોકોને ત્યાંનો કન્સેપ્ટ જીવના સંદર્ભમાં પણ એ લોકોને ત્યાં જીવનું સ્વરૂપ અલગ છે જેવું આપણે સમજીએ છીએ એવું નથી મતલબ મહાપ્રભુજીના જેવા મતમાં જે જીવનું સ્વરૂપ છે એવું નથી ભગવાને અવિદ્યાનું જે કંઈ તત્વ જેવું કંઈક જાહેર કર્યું તેને ભગવાને આપેલું ફળ જ વિગણવાનું નથી હોય એટલો હા આપણા પક્ષમાં તો એ ઠાકોરજીની લીલાનો એ પાર્ટ છે ને આપણે એને ભગવાને આપેલી એક ફળ ફળ જ ગણી શકીએ ને હા ફળ છે આપણા માટે તો દૂર તો કરવી પડશે ને ઈચ્છા પાઠ भारत હા ઠીક છે આ વિષયમાં કોઈને કંઈ ના સમજાયું હોય તો નેક્સ્ટ ક્લાસમાં મને પૂછજો નહીં તો પછી અભિનય નિમિત્ત તો પાદાન એ આગળનું જે લક્ષણ છે બ્રહ્મનું એને આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું હા બોલો હા બોલો તો એ છે ને માયાના એ જે અવિદ્યામાં જે આપણે લાગે ને જે આપણે કરવું પડે એ આપણા પાઠ ને એ તો આપણને કોઈને ખબર નથી ને આપણે કરી જ રહ્યા છીએ જેવું ઠાકોરજી ઈચ્છે છે એવું આપણે કરતા જ જઈએ છીએ હવે અવિદ્યાને દૂર કરવાની પણ જે ભગવાનની ઈચ્છા છે એ જ્યારે આપણે પ્રાપ્ત થાય સાધન કેવી રીતે થઈ જશે જેવી રીતે અત્યારે હવે આની પહેલા આપણા કેટલા જન્મો થયા હશે ત્યારે આપણને ભક્તિનું સાધન મળ્યું કે ન મળ્યું અવિદ્યા હવે અત્યારે પણ આપણે બધા ભક્તિ માર્ગની અંદર છીએ પણ કેટલાની અવિદ્યા દૂર થશે કેટલાની અનંત અમતા ઠાકોરજીથી જોડાશે બધું આપણને નથી જાણતા એટલે પ્રભુએ આપણને જે રોલ આપ્યો છે એને ઈચ્છીએ કે ના ઈચ્છીએ આપણે એને ભજવી જ રહ્યા છીએ અને એની અંદર આપણું કંટ્રોલ નથી અવિદ્યાને દૂર કરવા માટે આપણને જે સાધન મળ્યું છે પણ પ્રભુની ઈચ્છાથી મળ્યું છે એ સાધન કેટલા પર્સન્ટ સક્સેસફુલ થાય છે પણ ઠાકોરજીની ઈચ્છાથી થાય છે આપણા હાથમાં કંઈ નથી આમાંનું હું તો આપને એ જ પૂછવા માંગુ છું કે હમણાં એક પ્રસંગ તો અગિયાર હશે કોઈ એક પ્રસંગ હતો કે મારી વર્ષોની જૂની બેનપણીની ભગવતી એવી હતી તો અહીં સત્સંગનો ને કંઈ બહુ સારું હતું એ કશે કોઈ જગ્યાએ એવું નથી જતી પણ આમાં જવું પડે એવું જ હતું તો આપણે ઠાકોરજીનું થોડું એવું જ કહેવાય ને કે પહેલી આપણે વધારે શું કહેવાય લૌકિકમાં લૌકિકમાં વધારે કર્યું અલૌકિકમાં ઓછું કર્યું એવું કહી શકાય હા કહી શકાય ને પછી એમાં એવું પણ આવે છે કે એવું નહીં કરવાનું આપણે કે ના જઈએ ને પછી એવું કોઈ કે કે આ તો બહુ ભગત છે નથી જતી નથી આવતી નથી તો તો આપણા પ્રભુની નિંદા ના થાય હા બરોબર છે આ તો વિષય થોડું અલગ છે આને અત્યારે આપણે ના લઈએ પણ કહેવાનો મતલબ એ છે કે માયા જે છે એ મહાપ્રભુજીના મતમાં બ્રહ્મની એક શક્તિ છે જે બ્રહ્મની ઈચ્છાથી જગતને નિર્માણ કરે છે અને જીવો ઉપર અવિદ્યાનો સંસર્ગ થાય છે એના કારણે જીવ અહંતા મમતાની અંદર ફસાઈ જાય છે મહાપ્રભુજીના મતમાં માયાનો રોલ આવું છે શંકરાચાર્યજીના મતમાં અલગ છે અત્યારે આપણે જયારે મહાપ્રભુજીના મતને જો સમજવા માંગતા હોઈએ તો મહાપ્રભુજીના મતે બ્રહ્મને કોઈ વશમાં કરી શકતું નથી બ્રહ્મ બધાને વશ કરે છે એટલે માયા પણ બ્રહ્મના કંટ્રોલમાં છે બ્રહ્મની ઈચ્છાથી માયા જે છે એ ઠાકોરજી જેવું ઈચ્છે એવું કરે છે જે પંચપર્વ અવિદ્યા અને પંચપર્વ વિદ્યા એ ટોપિક ને ફરી એકવાર જોઈ લેજો તો વિદ્યા જે છે એ ટૂલ છે કે જે અવિદ્યાને દૂર કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ જે ભગવાને કે આપણા શાસ્ત્રોએ આપણને આપી છે હા ઠીક છે આજનો અહીંયા રાખીએ સમય થયો છે આપણું પછી આગળ વાર્તાજીનો ક્રમ છે આ વિષયમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો નેક્સ્ટ પૂછજો નહીં તો આગળનો ટોપિક રાજા દંડોત પ્રણામ રાજા जो भी जोड़े हो स्टार सिक्स करके बोलो हेलो हाँ सॉरी वो मैंने म्यूट कर दिया था अब बोलो स्टार फिक्स करके हेलो राजा प्रणाम राजा हाँ महाराज दंडवत प्रणाम हाँ। महाराज प्रणाम लास्ट क्लास में हमने कहा तक किया था page Raja page two thirty three पे राजा दुबे और माधव दुबे जी की वार्ता जी वो पेज हो गया था हाँ तो हाँ मतलब तब हमने ये देखा था कि एक उनके गांव में रहने वाले एक व्यक्ति है वो उनको उनकी जो सॉरी ये शायद हमने कर लिया था ना पूरा जब पूरा नहीं किया था हमने ये देखा था कि वो माधव दुबे ऐसी आज्ञा करते हैं कि आप इसको है ना माला करवाओ और उन्हें हस्ताक्षर मंत्र देते हैं फिर धीरे धीरे वो संस्कृत बोलना सीख जाते हैं फिर कहते हैं कि आप तीसरी माला की जाप कराऊं तो बोले नहीं इसका इतना ही है पात्र है अब आगे देखते हैं क्या होता है ऐसा था अच्छा हाँ ठीक है हाँ उनको दीक्षा देते हैं और फिर उसके बाद आगे करने का हाँ ठीक है करो जो ही कर ले तो लास्ट में यही था कि तब माधव दुबे ने राजा दुबे से कही कि आज्ञा हुई तो लास्ट एक जब और कराऊं तब राजा दुबे ने कहा कि यह इतनो ही पात्र है आगे रस उछरेगो कि आगे अब पता पड़ेगा पार्टी राजा दुबे ने हाँ, माधव दुबे राजा दुबे ने ऐसा कहा कि इसका इतना ये इतना ही पात्र है मतलब इसका अधिकार इतना ही है अगर इससे ज्यादा इसको दिया गया तो इसका रस उछलेगा मतलब कि ये उसे संभाल नहीं पाएगा ऐसे हाँ जी राजा आपने बताया था कि वो फिर बहुत उछलेगा तो मतलब ज्ञान को भी मैनेज करने के लिए कुछ सामर्थ्य चाहिए ऐसा तुम्हारा अधिकार होना चाहिए ऐसे मतलब हमारे में इतनी मेच्योरिटी हो इतना कैपेसिटी हो तब तो तुम्हें ज्यादा नॉलेज मिले तो अभिमान नहीं आता है या ऐसी कुछ नहीं होता है पर पात्र छोटा हो रस ज्यादा मिल जाए मतलब कैपेसिटी तुम्हारी कम हो अधिकार तुम्हारा कम हो और तुम्हें ज्यादा दे दिया जाए तो फिर लोग संभल नहीं पाते अभिमान आ जाता है और ऐसा सब हो जाता है जी राजा इसलिए उन्होंने मना किया कि बस अब इससे ज्यादा नहीं करवाना इससे ज्यादा इसका अधिकार नहीं है ज्यादा दिया तो फिर ये इसको मैनेज नहीं कर पाएगा जी राजा हम्म, करो आगे पाछे राजा दुबे ने माधव दुबे से कही जो तुम अपने मन में यह मती हो जो हमने याको ऐसो हो तासो यह ऐसो भयो है मतलब फिर राजा दुबे माधव दुबे से कहते हैं कि तुम अपने मन में ऐसा मत ही लाओ कि मतलब ये इसका इतना अधिकार है हमने जैसे आगे की लाइन देखी हमने ऐसा किया है मतलब वो ऐसा ही आ, हुआ है मतलब जितना हम मतलब इसके मतलब अधिकार में जितना था हम उसे उतना ही दे पाए हैं नहीं वैसे नहीं उन्होंने ये कहा कि तुम अपने मन में ऐसा नहीं लाना कि हमने इसको अष्टाक्षर मंत्र दिया या हमने इसको दीक्षा दी इसलिए ये इतना ज्ञानी हुआ या ऐसा भगवत हुआ जो कुछ भी हुआ है वो महाप्रभु जी की कृपा से होता है हमारा इसमें कुछ सामर्थ्य नहीं है ऐसा सोचना जी राजा हाँ। हमारू यह सब श्री आचार्य जी की कृपा से भयो है मतलब ये सब श्री आचार्य जी की कृपा से ही हुआ है तो तुम ऐसी चिंता या मन में ऐसा कुछ नहीं करो हमारा मतलब तो- अभिमान नहीं लाना हमारे मन में ये नहीं आना चाहिए कि हमने हमारे साथ इसका संग हुआ या ये मेरे पास आया इसलिए वैष्णव हुआ ऐसा अभिमान नहीं आना चाहिए महाप्रभु जी करता है वैसी भावना आनी चाहिए जी राजा हमारो तिहारो स्वरूप तो तुम जानत हो तब माधव दुबे ने कही मेरा कहा है कर्ता तो श्री आचार्य जी है तो वो ऐसा कहते हैं कि आपका और हमारा स्वरूप तो आप जानते ही हो तब माधव दुबे ने कही कि मेरा क्या है मतलब जैसे आपने बताया था कि राजा दुबे उनसे बड़े थे तो माधव दुबे ने ऐसा कहा कि अपना स्वरूप अपन दोनों का स्वरूप तो पता है आपको तो माधव दुबे ने कहा कि मेरा क्या है करता तो श्री आचार्य जी है कि जो भी सब कर रहे हैं कार्य करता तो श्री आचार्य जी ही है हाँ मतलब ये व्यक्ति हुआ या इसको इतना ज्ञान हुआ या ठाकुर जी में इसका मन लगा उसमें मेरा कोई यश नहीं है ऐसे जो भी हुआ है वो महाप्रभु जी की इच्छा से कृपा से हुआ है हमारा इसमें हम हम निमित्त बने हैं बाकी पार्ट मतलब हमें ऐसा हो जाए कि हमारी वजह से ऐसा हुआ ऐसा अभिमान नहीं जी राजा पाचे हम्म। पाछे वाको राजभोग आरती पाछे वाको राजभोग आरती पाछे महाप्रसाद लिवाए पाछे तीसरी प्रहर भयो तब माधव दुबे ने बांसो कही राव पटेल के चौतरे पर कथा कहो पोथी हमसे ले जाओ फिर वहाँ पे राजभोग आरती के बाद उनको महाप्रसाद महाप्रसाद लिवाते हैं और फिर तीसरा प्रहर भया तो उन्होंने माधव दुबे ने उनसे कहा उस मतलब माधव दुबे ने उनसे कहा कि आप पटेल के चौतरे पे जाओ और वहाँ कथा करो और पुस्तक जो है वो हमसे ले जाओ अब वह पोथी ले दो भाइयों को नमस्कार करी पटेल के चौथरे ऊपर बैठी कथा कहन लगे तब उन्होंने दोनों भाइयों को नमस्कार किया और उन्होंने वहां से पुस्तक ली और वहां चौथरे पर कथा करने लगे सो दोए चारी पटेल देखी के सगरे पटेल सो जाई कहे जो भट्ट जी कथा कहे हैं सो भेगे चलो तो सबने उनको देखा तो सबने कहा कि चलो चलो वहाँ चौथरे पर भट्ट जी कथा कह रहे हैं तो सब चलो तब सगरे पटेल आए तो इनको कहने कृपा बल को सो बहुत सुंदर कथा कही और सब कहने लगे कि इन्होंने तो बहुत सुंदर कथा कही सब सगरे पटेल ने कही तुम कथा तो बहुत सुंदर कहा तो आगे क्यों ना कहे तो पटेल ने उनसे कहा कि आप कथा तो बहुत सुंदर करते हो तो पहले क्यों नहीं करते थे तब इनने कही मेरो बड़ो भाई कहते दो दाते मैं नहीं कहते तो उन्होंने बताया कि पहले मेरे बड़े भाई कहते थे इसलिए मैं नहीं कहता था तब सबन ने कही अब तुम ही कथा कहा करो और सबने कहा कि अब से तुम ही कथा कहा करो हमारे बड़े भागी है सो ऐसो ब्राह्मण मिले मतलब हम इतने मतलब भाग्यवान है कि हमें इतने अच्छे ब्राह्मण मिले हैं तो अब से तुम ही कथा करो हाँ तो फिर तुम तुम ही कथा करो पाछे सगरे पटेलन मिलके विचार कियो जो भट्ट जी प्रथम कथा कहे सो खाली हाथ जाई सो आछो नाई है फिर ऐसा कहा कि भट्ट जी ने पहली बार कथा कही है तो हमें उनके पास ऐसे खाली हाथ जाए तो वो अच्छी बात नहीं है तब सगरे पटेलन भट्ट जी को भली भांति पूजा करे सब सब पटेल ने उन भट्ट जी की भली भांति से अच्छे से पूजा करी तब वो उठी के माधव दुबे पास आई वह पूजा को द्रव्य आगे धरी बिनती करी तुम मेरो गुरु हो तुम्हारी कृपा से पटेलन के चौतरा चौतरा पे कथा कही आयो सगे सगरे पटेल प्रसन्न भय तो वहाँ सब वैष्णव उनके पास जाते हैं तो सब उनको अच्छे से पूजा वगैरह करते हैं और एकदम बली से उनका सब उनको गुरु मान के और सब भेंट वगैरह करते हैं तो जैसे ही उनको वो सब मिलता है तो वो माधव दुबे के पास आते हैं और वह पूजा का जो द्रव्य उन्हें मिला होता है वो वहाँ उनके आगे धर देते हैं और उनको ऐसा कहते हैं कि आप मेरे गुरु हो और ये आपकी कृपा से मैं चौथरे पर गया और वहाँ पुस्तक वहाँ पे मैंने कथा कही तो सब पटेल खुश हुए तो ये मुझे उससे ही मिला है तब माधव दुबे ने कही ऐसे आज पाछे मती बोलियो कि ऐसा फिर कभी मत बोलना हमारे तिहारे गुरु तो श्री आचार्य जी है कि ऐसा मत कहना कि मैं आपके मैं आपका गुरु हूँ बट हम सबके गुरु श्री आचार्य जी है हम तो उनकी आज्ञा से नाम देते हैं ताते सब द्रव्य उनके हैं मतलब हम तो उनकी आज्ञा से नाम देते हैं तो सारा जो भी द्रव्य है सब उनका है आचार्य जी पधारेंगे तब उनकी भेंट करियो उनके सेवक हो तो उन्होंने ऐसा कहा माधव दुबे जी ने कि जब श्री आचार्य जी पधारेंगे तब आप उनको इन द्रव्य से भेंट करना और उनके सेवक बनना तब इनने कही मैं कहा मैं कहा धरू तुम आछो जानो सो करो तो उन्होंने ऐसा कहा कि मैं कहा धरूंगा मैं तो उन्हें अच्छे से जानता ही नहीं हूँ तब माधव दुबे पूजा को द्रव्य धरी राख्यो तब उन्होंने कहा माधव दुबे ने उनसे वो पूजा का द्रव्य लेके रख दिया तो ऐसे में श्री जगन्नाथ जोशी और रामदास अडेल श्री आचार्य जी के दर्शन को जाते थे इनके संग वह द्रव्य श्री आचार्य जी को पठाई दियो तो उन्होंने ऐसा कहा कि वहाँ जगन्नाथ जोशी और रामदास जो हैं वो अडेल जा रहे थे श्री आचार्य जी के दर्शन के लिए तो उन्होंने ऐसा कहा कि हम इनके संग श्री आचार्य जी को ये द्रव्य पठाई देंगे पाछे पटेल के चौथरे पर नित्य कथा कहता दो और फिर वह पटेल के चौथरे पर नित्य रोज कथा करने जाते सो कछुक दिन में बड़ो भाई आयो तब यह आई माधव दुबे सो कहो जो आज्ञा हो तो दादा को ग्रास बहुत दिन सो ग्राम में अटक्यो है सो फेर इनको जाऊं फिर इतने समय में बड़े भाई आ जाते हैं तो वो माधव दुबे जी से आज्ञा लेते हैं कि इतने दिन मेरा मिस हुआ बीच में अटक गया था वो कथा का तो मैं फिर से अब जाऊं कथा करने तब माधव दुबे ने कहा अब तुम कार्य करोगे सो सिद्ध होएगो श्री आचार्य जी की कृपा है ताते तुम जाओ तो माधव दुबे ने ऐसा कहा कि अब तुम जो कार्य करोगे वो सिद्ध होएगा तो आचार्य जी की कृपा है तो अब तुम जाओ तब दो दो बाइन सो आज्ञा ले नमस्कार करी वे गांव में गए वहाँ के राजपूत उठी के पाइन परे और कहे हमारे बड़े भाग्य हैं जो तुम आए वो फिर दोनों भाई जो हैं वो नमस्कार करके माधव दुबे जी को और वहाँ जाते हैं कथा करने और वहाँ राजपूत जो है वो एक राजपूत उठ के उनके पाँव पड़ते हैं और उन्हें कहते हैं कि हमारे बड़े भाग्य हैं जो आप यहाँ आए पाछे इनको सुंदर ठोर रहने को दिए और वहाँ उसको मतलब जगह दी ना राजा सुंदर हाँ सुंदर जगह रहने के लिए थी अभी इतने को बस समराइज कर दे फिर आगे पढ़िए प्रसंग बड़ा है ना तो फिर आगे पीछे का सब छूट जाएगा जी राजा राजा आज का जितना किया उतना ही पूरा आ, मतलब अभी लास्ट जितनी बात चल मैं कर देती हूँ हाँ मतलब फिर वो कथा कहने लग गए और कुछ टाइम बाद उनके जो बड़े भाई जो तीर्थ यात्रा मतलब वो बाहर गांव गए थे ना काम से वो वापस आते हैं और आके माधव दुबे से कहते हैं कि अब तुम आज्ञा दो तो मैं फिर से कथा करना शुरू करूं तो उन्होंने कहा कि अगर आपकी आज्ञा हो तो दादा का दादा को ग्रास बहुत दिन सो ग्राम में अटक्यो है सो फेर इनको जाऊं तब माधव दुबे ने कही अब तुम कार्य करोगे तो सिद्ध हो श्री आचार्य जी की कृपा है ताते तुम जाओ मतलब फिर उन्होंने कहा कि बहुत दिनों से ये काम अटका पड़ा है तो आप आज्ञा दो तो मैं कर लू तो उन्होंने कहा ठीक है अब तुमको जो इच्छा हो वो करो सब सिद्ध होगा क्योंकि महाप्रभु जी की कृपा अब तुम्हारे ऊपर है जी राजा हम्म सामग्री दे रसो फिर उनको एक सुंदर सा रहने का स्थान दिया सीधा सामग्री दे रसोई कराए और उन्हें वो सामग्री दे के वहां रसोई करवाई पाछे सगरे बेले भाई रात्रि को बेले भाई मतलब वो सब एक साथ मिले हाँ इकट्ठे हुए जी फिर वहाँ सब इकट्ठे हुए रात को तब इनको बुलाए के कहे कछुक कथा सुनाओ तो सबने कहा उनसे कि आप अब आप कछु कथा सुनाओ अब एक श्लोक कही के अर्थ सबन को सुनाए तब उन्होंने एक श्लोक कहा और उन एक श्लोक का अच्छे से अर्थ समझा के सबको बताया सो सगरे बहुत प्रसन्न भाई तो सब बहुत खुश हुए कही भट्ट जी बहुत योग्य है और सबने कहा कि भट्ट जी बहुत योग्य है पाछे कहे कि पांच रात्रि यहीं रहो पाछे तिहारी विदा करेंगे फिर उन्होंने सबने कहा कि अब आप पांच रात यहीं रुको फिर आप यहाँ से विदा लेना तो सब मतलब पुराने जमाने में ऐसे सिस्टम थी कि ब्राह्मण का जैसे कुल परंपरा से एक ब्राह्मण है उसका बेटा उसका बेटा वो किसी एक जाति के लोगों के यजमान होते थे और वो यजमान जो भी होते थे उनके ब्राह्मणों के तो ये उनके पास जाके उनको कथा कहते या कुछ अच्छे शब्द कहते और वो यजमान जो उनके होते वो उनको दक्षिणा देते तो वैसा इन ये भी किसी के यजमान थे जी राजा राजा तो ये भट्ट जी मतलब ये दोनों भाई फिर एक साथ कथा करते थे कि नहीं ऐसे कोई हाँ, मतलब हाँ, साथ में ये आगे करूँ ना हाँ कर हम्म। मतलब इसलिए फिर क्या है जिन जिन गाँव में उनके यजमान होते थे वहां वहां जाके और फिर उनसे मिलके उनसे दक्षिणा लेते थे ये पुराने टाइम में ब्राह्मणों की आजीविका थी जी राजा तो इस तरह ये भी दूसरे दूसरे गाँव में जहाँ जहाँ उनके यजमान थे वहां वहां जाते हैं तो दादाजी वो ग्रास हट के मतलब उनके दादा जाया करते थे अब छोड़ दिया था फिर से पता चला तो फिर से जाना शुरू किया ऐसे तो उनकी दक्षिणा बाकी है वैसे जी राजा हम्म। तो उन्हें सब वैष्णव ऐसा कहते हैं कि आप पांच दिन यहाँ रहो फिर आप यहाँ से विदा लेना जो सब हाँ, मिली वैष्णव नहीं गाँव के लोग हाँ, उनके जो यजमान वगैरह थे वो लोग जी राजा सब गाँव के लोग तो सब मिली के विचार करन लागे जो भज्जी को विदा कहा करिए बहुत दिन में अपने प्रोहित को बेटा आयो है इनको ग्रास बहुत दिन से अटक्यो है सो ब्राह्मण को ऋण आछो नहीं मतलब फिर वहाँ ऐसा कहते हैं कि अब हम बट बट सब ऐसे सोचने लगे विचार करने लगे तो उन्होंने कहा कि हम भटजी को विदा क्यों करें क्योंकि बहुत दिन से अपने प्रोहित को बेटा आयो है ना तो पुरोहित कोई वैष्णव होगा नहीं पुरोहित मतलब ये मैंने कहा ना कि सब एक जाति के उनके ब्राह्मण पुरोहित होते थे तो वो इनके जो दादा हैं जो पिता दादा वगैरह थे वो इनके पुरोहित थे अब बहुत समय से वो यजमान वगैरह के साथ कोई कांटेक्ट नहीं होने से मिलना या आना जुना नहीं होता था और बहुत सालों के बाद वो इनको मिलने के लिए उनके गांव में आए जी राजा तो ऐसे उनको कहते हैं कि काफी समय बाद कोई वेट आए हैं तो और कितने समय से ग्रास बहुत दिन से अटका हुआ था तो हम इन्हें रोकते हैं हाँ मतलब पुराना टाइम में ऐसा था कि फिर जो ये ब्राह्मण जो होता था उनका जो पुरोहित तो उनको दक्षिणा वगैरह अन्न वगैरह देते थे तो इन्होंने कहा कि इतने समय से कोई लेने ही नहीं आया है तो हमने दिया नहीं है इसलिए इनका ग्रास अटका हुआ है मतलब इनकी दक्षिणा जो है वो हमने दी नहीं है और ब्राह्मण का ऋण रखना नहीं चाहिए इसलिए हमें दे देना चाहिए जी राजा तो मन तो अन्न दे और सौ रुपया रोक दे और इनको भूमि को कागज फेरी के लिख दू मतलब फिर बहुत टाइम से अटका हुआ था और ब्राह्मण का रूल मतलब रखना अच्छा नहीं है तो सब गांव वालों ने ऐसा सोचा कि ऐसा मन कर रहा है कि हम इन्हें अन्न दें फिर सौ रुपया दें और इनकी भूमि को कागज फेरी के लिख दो अच्छा भूमि को कागज मतलब वो जमीन अच्छा, भूमि दान में दू ऐसा अच्छा हाँ भूमि भूमि दान में दो तो इस प्रकार वो ब्राह्मण को दान में सब देने की बात कर रहे थे या प्रकार सो आगे को ऋण ब्राह्मण को अपने ऊपर सो तासो छूटे तो इस प्रकार हम ऐसा सब दान करेंगे तो इतने समय से जो ब्राह्मण आए नहीं थे तो उनका जो ब्राह्मण का जो ऋण है वो अपने सर से छूटेगा तब सबन ने कही बहुत ही अच्छो तब सबने कहा कि बहुत अच्छा पाछे एक सौ रुपए रोक दिए और सौ मन अन्न दिए सब जने मिलके तो फिर इसी तरह सब गांव वालों ने सौ रुपये दिए और बहुत सारे लोगों ने अन्न दिया और इस तरह सबने मिलके सब दिया तब इनने कही अन्न मेरे घर पठाई दे तब गाड़ा पर लादी के गाड़ा संग दिए और फेरी के नयो कागज लिख दिए और कहे हम जमींदार हैं तो बरस के बरस अपनो ग्रास ले जाइयो तो इन्होंने फिर ऐसा कहा कि ये जो बज्जी ने ऐसा कहा कि ये जो अन्न है वो मेरे गाड़ा में रख दो और घर पे भिजवा देना तब गाड़ा भर के पूरा उनके साथ अन्न का गया पूरा गाड़ा गया और फिर उन्होंने एक गांव में से जो एक था जमींदार उन्होंने एक फिर से एक कागज लिख दिया जिसमें भूमि दान का तो उन्होंने ऐसा कहा कि हम जमींदार हैं तो आप बरस के बरस आप आना हर साल आना और अपना ग्रास जो है वो ले जाना मतलब जो ब्राह्मण का जैसे कमाई का आपने राजा बताया वैसे वो ऐसा कहते हैं कि आप हमेशा आना हर साल आना और हम जमींदार हैं तो हमसे ये भूमि का दान ले जाना आछे वस्त्र नहीं दिए एक गाय एक भैंस आछो दूध की संग दे मनुष्य संग करी दिए और फिर नए वस्त्र दिए एक गाय दिया एक एक गाय दी एक भैंस दी और अच्छो दूध की संग दे और अच्छो दूध के संग मतलब मतलब कम थोड़े दूध के साथ ऐसा कम दूध देने वाली कम दूध देने वाली ऐसा क्यों सॉरी एक मिनट हाँ। और फेरी नयो का काव्य लिख दिए और कहे हम जमींदार हैं तो बरस के बरस अपनो ग्रास ले जाइयो पाछे वस्त्र दिए एक गाय एक भैंस आछो दूध की संग दे मनुष्य संग करी दिए हाँ मतलब जो अच्छा दूध देने वाली गाय और भैंस थी वो उनके रखवाले के साथ उनको दी मतलब ग्वाल के साथ उनको दी हाँ जी राजा तो उन्होंने एक गाय एक भैंस और एक मतलब एक रखवाले के साथ उन्होंने अच्छा दूध दिया सो लेके सब अपने घर आए तो वो भट्ट जी जो है वो सब लेके अपने घर आए सो अपने घर के द्वार पर आए भावज को पुकारे मतलब भाभी जी को पुकारा जो पटेल के चौतरा पर कथा हूँ कही आयो और दादे को ग्रास हूँ फेरी ले आयो हूँ अब द्वार खोलो तो वो भट्ट जी कहते हैं कि वो चौतरा से कथा कह के आया हूँ बहुत दिन से हमारा ग्रास अटका हुआ था वो ले आया हूँ अब जल्दी से द्वार खोलो तब बाबा ने किवान खोलो जी राजा बस आज के लिए इतना ही ठीक है हाँ मतलब इसको मैं समराइज जैसे हम करें तो यहाँ तक ये बात हमने देखी कि जब इनके राजा दुबे माधव दुबे के गांव में वो व्यक्ति रहता था उनकी भाभी ने उनको ऐसे कहा कि तुम्हारे अंदर लायका थी क्या है जो मेरे घर में मुफ्त की रोटी खाने आते हो तो उनको बुरा लग गया और वो जब इतने दुखी होकर राजा दुबे माधव दुबे के पास जाते हैं तो उनको उनके ऊपर दया आ जाती है और उनसे ऐसा कहते हैं कि तुम्हें ऐसे दुखी नहीं होना चाहिए तो तब माधव दुबे ऐसा कहते हैं कि संसारी है ये तो संसार में इतने लोग दुखी होते हैं हर एक के ऊपर तुम दया खाओगे कितने पे कृपा करोगे मतलब कितनों का तुम सुनोगे कितनों के दुख दूर करोगे तो उन्होंने कहा कि अब तो जो हो गया है वो तो हो गया है अब इनको तो तुम शरण में ले ही लो तो तब फिर ऐसा करते हैं तो उनको दीक्षा देते हैं वो मतलब अष्टाक्षर मंत्र सुनाते हैं तो अष्टाक्षर मंत्र सुनाने के बाद और वो जो है उनके अंदर इतना ज्ञान आ जाता है और वो कथा कहने लग जाते हैं मतलब संस्कृत आ जाता है उनको नॉलेज आ जाती है जैसे हमने वार्ता के शुरुआत में देखा था कि बड़ा भाई जो था उनके अंदर ज्ञान था और वो कथा कहता था और जो छोटा भाई था उसके अंदर कोई लक्षण नहीं थे तो उनकी कोई सुनता भी नहीं था वो ऐसे ही घूमते रहते थे तो इसके अंदर ये बात हमने देखी कि इनकी कृपा से उनके ऊपर ऐसी कृपा श्री महाप्रभु जी की हुई और सबसे बड़ी बात इसमें ये है कि जब राजा दुबे माधव दुबे ने लास्ट में माधव दुबे ने उनसे अपने छोटे भाई से ऐसा कहा कि इसमें कभी भी ये नहीं सोचना कि इनके अंदर जो भी ज्ञान आया या ये जो सुधरे वो हमारी वजह से सुधरे या इसमें हमारा यश है जो भी होता है वो महाप्रभु जी की कृपा से होता है वैसा समझना चाहिए जी मतलब मैंने शायद लास्ट क्लास में भी ये बात बताई थी कि जो गुरु हैं आजकल मतलब जो गोस्वामी वगैरह हैं उनके अंदर भी ये दीनता होनी चाहिए कि हम जो दीक्षा दे रहे हैं वो महाप्रभु जी की दीक्षा है और जो कोई भी वैष्णव मार्ग में जुड़ रहा है वो महाप्रभु जी के लिए जुड़ रहा है महाप्रभु जी के साथ या ठाकुर जी से हमें उन्हें जोड़ना है हमसे नहीं जोड़ना है पर वैसी फीलिंग आजकल गोस्वामी में नहीं रहे कि हमारे शिष्यों की संख्या बढ़नी चाहिए वैसी फीलिंग लोगों के अंदर रह गई है तो ऐसा नहीं होना चाहिए जी राजा जी राजा ठीक है और कुछ किसी को इस विषय में पूछना हो तो कल देख लेंगे नहीं तो आगे करेंगे प्रसंग थोड़ा बड़ा था इसलिए मैंने बीच में रोक दिया इसको एक बार अब तुम लोग जब प्रेजेंट करो ना तो ये ध्यान में रखना कि कुछ प्रसंग जब वार्ता प्रसंग लंबे होते हैं तो आधा होने के बाद उसको एक बार रिवाइज कर दो उसके बाद आगे किया करो नहीं तो आगे पीछे क्या हुआ वो जो लिंक थी वो छूट जाती है हाँ राजा जी राजा तो थोड़ा सा वार्ता प्रसंग चले फिर उस स्टोरी को समराइज कर दो कि अभी तक क्या हुआ फिर आगे बढ़ो वैसे किया कर जी राजा जी राजा ठीक है तो आज का नाम राजा धन्यवाद राजा धन्यवाद प्रणाम राजा हाँ